ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ ગુણત્રય વિભાગ યોગ શ્લોક એક શ્રી ભગવાન કહે છે જે જ્ઞાનને જાણીને સર્વ મુનિઓ આ સંસારમાંથી પરમ સિદ્ધિને પામ્યા છે તે ઉત્તમ ઉત્તમ જ્ઞાન કહું છું શ્લોક બે આ જ્ઞાનનો આશ્રય લઈને જે મારામાં એકરૂપ થઈ ગયા છે તે સૃષ્ટિના ઉત્પત્તિ કાળમાં જન્મતા નથી કે પ્રલયમાં વ્યથા પામતા નથી શ્લોક ત્રણ હે ભારત મૂળ પ્રધાન પ્રકૃતિ બ્રહ્મ મારું ગર્ભાધાન કરવાનું સ્થાન છે તેમાં હું ગર્ભને ધારણ કરું છું આથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે શ્લોક ચાર હે કાંતે સર્વયોનિમાં જે પ્રાણી ઉત્પન્ન થાય છે તે પ્રાણીઓની પ્રકૃતિ માયા માતા છે તથા હું ગર્ભાધાન કરનારો પિતા છું શ્લોક પાંચ હે મહાબાહો સત્વ રજ અને તમ એ ત્રણ ગુણો પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયા છે તેઓ આ શરીરમાં અવિનાશી જીવાત્માને બાંધે છે શ્લોક છ હે અનગ તે ત્રણ ગુણોમાં સત્વગુણ નિર્મળપણાને લીધે પ્રકાશ કરનાર ઉપદ્રવ રહિત સુખના સંગથી અને જ્ઞાનના સંગથી બાંધે છે શ્લોક સાત હે કૌંતે પ્રીતિ સ્વરૂપ જે રજોગુણ તે આશા અને આસક્તિના સંબંધથી જ ઉત્પન્ન થયેલો છે તે જીવાત્માને કર્મની આસક્તિ દ્વારા દેહમાં બાંધે છે શ્લોક આઠ હે ભારત વળી તમો ગુણને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો તથા સર્વ જીવાત્માઓને મોહમાં નાખનારો જાણ તે જીવાત્માને પ્રમાદ નિદ્રા વગેરે વડે બાંધે છે શ્લોક નવ હે ભારત સત્વગુણ આત્માને સુખમાં જોડે છે રજોગુણ આત્માને કર્મમાં જોડે છે અને તમો ગુણ તો જ્ઞાનને ઢાંકી દઈને આત્માને કર્તવ્ય વિમુખ બનાવે છે શ્લોક દસ હે ભારત રજોગુણ અને તમોગુણને હટાવીને સત્વગુણ સત્વગુણ અને તમોગુણને હટાવીને રજોગુણ સત્વગુણ અને રજોગુણને હટાવીને તમોગુણની વૃદ્ધિ પામે છે શ્લોક અગિયાર દેહમાં સર્વ ઇન્દ્રિયોમાં જ્યારે જ્ઞાનનો પ્રકાશ પડે ત્યારે સત્વની વૃદ્ધિ થઈ છે એમ માનવું શ્લોક બાર હે ભરત શ્રેષ્ઠ લોભ પ્રવૃત્તિ કર્મારંભ ઉચ્છૃંખલતા અને ઈચ્છા એ સર્વ ચિહ્નો રજોગુણના વધવાથી ઉત્પન્ન થાય છે શ્લોક તેર વિવેકનો નાશ કંટાળો દુર્લક્ષ મોહ એ તમો ગુણના વધવાથી ઉત્પન્ન થાય છે શ્લોક ચૌદ સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે મહત તત્વાદિકને જાણનારા લોકોને જે ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે ઉત્તમ લોકમાં જાય છે શ્લોક પંદર રજોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તે કર્મોમાં આસક્તિ રાખનાર પ્રાણીઓમાં જન્મે છે અને તમોગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે પ્રાણી મૃત્યુ પામે તો તેનો પશુ આદિ મૂઢ યોનિમાં જન્મ થાય છે પુણ્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ જાણવું રજોગુણનું ફળ દુઃખદ અને તમોગુણનું ફળ અજ્ઞાન જાણવું શ્લોક સત્તર સત્વગુણમાંથી જ્ઞાન રજોગુણમાંથી લોભ અને તમોગુણમાંથી આળસ મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે શ્લોક અઢાર જે સત્વગુણી હોય છે તેઓ દેવોની યોનિમાં જાય છે રજોગુણી મનુષ્ય યોનિમાં જાય છે અને તમોગુણી કનિષ્ઠ ગુણમાં રત રહી પશુ યોનિ પામે છે શ્લોક ઓગણીસ જીવાત્મા જ્યારે આ ત્રણેય ગુણોથી ભિન્ન કરતા બીજા કોઈ નથી એમ સમજે છે અને પોતાના ગુણોને અતીત સમજે છે ત્યારે તે મારા સ્વરૂપને પામે છે શ્લોક વીસ જીવ દેહ દ્વારા ઉત્પન્ન થયેલા ત્રણેય ગુણોને અતિક્રમી જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા વગેરે દુઃખોથી મુક્ત થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે શ્લોક એકવીસ અર્જુન કહે છે હે પ્રભુ આ ત્રણેય ગુણોનો ત્યાગ કરીને આગળ વધેલા જીવને કેવી રીતે જાણવો તેનો આચાર કેવો હોય અને તે ત્રણેય ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે શ્લોક બાવીસ અને ત્રેવીસ શ્રી ભગવાન કહે છે હે પાંડવ જે જ્ઞાન કર્મવૃત્તિ અને અજ્ઞાન પ્રાપ્ત થવા છતાંય દ્વેષ કરતો નથી અને તેનો નાશ થતાં તેની કામના કરતો નથી જે ઉદાસીન રહી એ ત્રણેય ગુણોથી વિકાર પામતો નથી અને ગુણો જ કરતા છે એમ માની સ્થિર રહે છે પોતે કંઈ જ કરતો નથી શ્લોક ચોવીસ અને પચીસ જે સુખ દુઃખને સમાન ગણે છે આત્મ સ્વરૂપમાં સ્થિર રહે છે માટી પથ્થર અને સોનાને સમાન ગણે છે પ્રિય અને અપ્રિયને સમાન ગણે છે નિંદા અને સ્તુતિને સમાન ગણે છે અને જે ધીરજવાળો છે જેને માટે માન અપમાન સમાન છે જે મિત્ર અને શત્રુને સમાન ગણે છે અને જેણે સર્વ કર્મોનો પરિત્યાગ કર્યો છે તે ગુણાતીત કહેવાય છે શ્લોક છવ્વીસ અને સત્તાવીસ જે એકનિષ્ઠ ભક્તિથી મારી સેવા કરે છે તે આ ત્રણેય ગુણોને શ્રેષ્ઠ રીતે જીતી બ્રહ્મ સ્વરૂપ થવાને યોગ્ય બને છે કેમ કે અવિનાશી અને નિર્વિકાર બ્રહ્મનું સનાતન ધર્મનું અને શાશ્વત સુખનું સ્થાન હું જ છું તે પ્રમાણે અધ્યાય ચૌદ ગુણત્રય વિભાગ યોગ સમાપ્ત